એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો બટુરી આવો આજે તો વાર્તા સાંભળવા માટે ભાવનગરથી અંશ અને હિયાન આવ્યા છે આવો આવો અંશ હિયાન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો આ વાર્તા મને મધુકાંત પ્રજાપતિએ કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે ચાંદા મામાની છોકરી લો બોલો ઘણા વર્ષો પહેલાની આ વાત છે હો જાપાન દેશના એક ગામમાં કઠિયારો રહેતો હતો કઠિયારો હોય ને ઝાડ કાપે હા આ કઠિયારો રહેતો હતો આખો દિવસ એ તો જંગલમાંથી લાકડા કાપીને સાંજે બજારમાં વેચી આવે તેમાંથી જે પૈસા મળે તેમાંથી તેનું ગુજરાન ચાલતું હતું એનું પેટ ભરાતું હતું કઠિયારો આખો દિવસ ઘરની બહાર હોય એટલે એની પત્ની ઘરે એકલી બેસીને કંટાળી જતી એને કોઈ બાળક નહોતું સંતાન નહોતું તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી કે મારા ઘરે કોઈ બાળક અવતરે તો મારો સમય પણ પસાર થાય હવે એક દિવસ વહેલી સવારે એ ફ્યુજિયામાં પર્વતની સામે જોઈને ઊભી હતી ફ્યુજિયામાં પર્વત એણે જોયું તો એક ચમકતા ચહેરાવાળું રૂપાળું બાળક એને પહાડ પર બોલાવી રહ્યું હતું અહીંયા આવ અહીંયા આવ તે વિચારવા લાગી આ તે સપનું છે કે હકીકત એ આંખો બરાબર સાફ કરીને જોવા લાગી હો બાળક તેની સામે હાથ હલાવીને તેને બોલાવી રહ્યું હતું અહીંયા આવ અહીંયા આવ હવે થયું એવું કે કઠિયારો આજે જંગલમાં ગયો નહોતો હતો તેની પત્નીએ તેને બહાર બોલાવીને પહાડ ઉપર ઉભેલા બાળકને બતાવ્યું જુઓ જુઓ કઠિયારાની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં એ તો દોડતો દોડતો દોડતો દોડતો સીધો પહાડ ઉપર ચડી ગયો અને નજીક જઈને જોયું તો એક સુંદર છોકરી ત્યાં ઊભી હતી એ તો કહેવા લાગી હું ચાંદા મામાની છોકરી છું તમારા ઘરે રહેવા માટે મને મોકલવામાં આવી છે તમારી પત્ની બાળક માટે પ્રાર્થના કરે છે ને એટલે મને મોકલી છે છોકરીની કાલી કાલી ભાષા સાંભળીને કઠિયારાનો આનંદ આવી ગયો હો ભાઈ કઠિયારાને તો અને કઠિયારાએ ચાંદા મામાની છોકરીને પોતાના ખભા પર બેસાડી દીધી અને એ તો દોડતો દોડતો પેલી છોકરીને લઈને ઘરે આવ્યો પરી જેવી છોકરીને જોઈને કઠિયારાની પત્ની તો નાચવા લાગી નાચવા લાગી બંને જણે ભગવાનનો આભાર માન્યો અને તેને ઉછેરીને મોટી કરવા લાગ્યા ધીમે ધીમે ધીમે ધીમે ધીમે છોકરી તો મોટી થવા લાગી એની સુંદરતાનો દુનિયામાં જોટો જડે એમ નહોતો ભાઈ બહુ સુંદર હતી એ છોકરી તો આખા રાજ્યમાં તેની સુંદરતાની ચર્ચા થવા લાગી કે પેલી કઠિયારા પાસે છે છોકરી કેટલી સુંદર છે એક દિવસ રાજ્યનો રાજકુમાર હતો ને એ શિકાર ખેલવા માટે આ બાજુ આવી પહોંચ્યો આટલી સુંદર છોકરીને જોઈને તો મોહી પડ્યો એને તો એ છોકરી ગમી ગઈ તેણે ઘરે જઈને સંદેશો મોકલાવ્યો કે ચાંદા મામાની છોકરી સાથે તે લગ્ન કરવા માંગે છે કઠિયારાના આનંદનો કોઈ પાર રહ્યો નહીં હો ભાઈ પણ છોકરીને આ વાતની ખબર પડી ત્યારે એ ખૂબ ઉદાસ થઈ ગઈ એ તો કહેવા લાગી મને તો કઠિયારાના ઘરે મોકલવામાં આવી હતી દુનિયાના કોઈ પુરુષ સાથે મારા લગ્ન થઈ શકે નહીં હવે મારે મારા ઘરે પાછું જવું પડશે કઠિયારો છોકરીની વાત સાંભળીને દુખી દુખી થઈ ગયો તેણે આ વાત રાજકુમારને કરી પણ રાજકુમાર તો છોકરીને પરણવાની જીત લઈને બેઠો હતો બોલો અંશભાઈ એણે પોતાના સૈનિકોને મોકલીને કઠિયારાના મકાનને ઘેરી લીધું રાત થવા આવી આકાશમાં ચાંદો ઉગો એવામાં એક કિરણ ચાંદામાંથી નીકળીને સીધું છોકરી પાસે આવ્યું ચાંદા મામા પોતાની છોકરીને લેવા કઠિયારાના ઘરે આવ્યા હતા થોડીક વારમાં તો ચાંદા મામા અને તેની છોકરી આકાશમાં અદ્રશ્ય થઈ ગયા હો બધા સૈનિકો આંખો ચોળતા રહી ગયા ચાંદા મામાની છોકરી ચોધાર આંસુએ રડવા લાગી કઠિયારાનું ઘર છોડવાથી તેને ખૂબ દુઃખ થયું હતું અભાઈ એની આંખોમાંથી દડ દડ દડ આંસુ ટપકવા લાગ્યા અને ભાઈ યાન અંશ એવું કહેવાય છે કે આજે પણ આ આંસુઓ આકાશમાં તારા બનીને ટમટમી રહ્યા છે હા એ ચાંદા મામાની છોકરીના આંસુ જ આ બધા તારોડિયા છે એવું કહેવાય છે તો ભાઈ અંશભાઈ ઈયાનભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં ચાંદા મામા આવશે રાજકુમાર આવશે છોકરી આવશે ને આપણે એની સાથે રમીશું હો બધા આવજો